શ્રીપાદ જય જય હું હા ભલે ચૂપ ચૂપ અચ્છા હા હિલક કર જીજજ ચિંતા સંતા નહંતારો યત पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमदवल्लभनन्दनम् अज्ञानते मेरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराग्दिशास्त्रम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षट्भिर्विराजते योषो पञ्चधा हृदये मम હાલે નવો વાર્તાજીનો પ્રસંગ ચોથી લાઈન થી જે જે પરમાનંદાસજી નો લઉં ને હા ગુરુદાસજી ની તો કાલે સંપન્ન થઈ ગઈ अब श्री आचार्य जी महाप्रभु के सेवक परमानंद स्वामी कन्नौजिया ब्राह्मण कन्नौज में रहते जिनके पद गायत है अष्ट छाप में इनकी वार्ता को भाव कहत है એટલે હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક પરમાનંદ સ્વામી કન્નોજિયા બ્રાહ્મણ હતા જે કન્નોજમાં રહેતા ને જેમને અષ્ટછાપમાં એમના પદો ગાયા હતા એમની વાર્તાનો ભાવ કહે છે ભાવ પ્રકાશ सो ये कन्नौज में कन्नौजिया ब्राह्मण के यहाँ जन्मे એટલા કન્નોજમાં કન્નોજિયા ब्राह्मण ने ત્યાં જન્મ્યા जा दिन परमानंदास जी जन्मे वह दिन उनके पिता को एक सेठ ने बहुत द्रव्य दान दियो એટલે જે દિવસ પરમાનંદાસજી જન્મ્યા એ દિવસે એમના પિતાના એક શેઠે એમને બહુ દ્રવ્ય આપ્યું तब यह ब्राह्मण ने बहुत प्रसन्न हो के कहो तो श्री ठाकुर जी ने मोको पुत्र दियो और धन हूँ बहुत दियो એટલે તારે આમ એમના પિતાએ વિચાર્યું કે શ્રી ઠાકોરજીએ તો મને પુત્ર આપ્યો અને ધન આપ્યું બહુ બધું આપ્યું तासो यह पुत्र बड़ो भाग्यवान है जाके जन्मत ही मोको परम आनंद भयो है એટલે આ પુત્ર બહુ ભાગ્યવાન છે એના જન્મ્યાથી મને બહુ બધો આનંદ થયો છે सो मैं यह पुत्र को नाम परमानंद दास ही रखूं धरूंगो એટલે હું આ પુત્ર નું નામ પરમાનંદ દાસ જ ધરીશ પાછે जब नामकरण लागे तब वह ब्राह्मण ने कही जो नाम तो मैं पहले ही पुत्र को परमानंद बिचारी चुक्यो हूँ तब सब ब्राह्मण बोले जो तुमने बिचारियो है सो ही नाम जन्म पत्रिका में आयो है એટલે પરમાનંદ દાસજીનું જયારે નામકરણ થયું ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મેં તો મારા પુત્રનું નામ પહેલાથી જ પરમાનંદ વિચારી રાખ્યું છે ત્યારે એ બધા જે બ્રાહ્મણો હતા એમને કહ્યું કે હમ જન્મ પત્રિકામાં બી તમે જે નામ વિચાર્યું છે એ જ છે બ્રાહ્મણ બહુ જ પ્રસન્ન થયો એટલે પરમાનંદાજી ના પિતા ત્યારે ખુબ પ્રસન્ન થયા પાછે બા ને જાત કર્મ કરી દાન બહુ કિયો એટલે બ્રાહ્મણ એ જાત કર્મ કરી ને દાન બહુ આપ્યું એ જે જાત કર્મ એટલે એક શાસ્ત્રીય વિધિ છે બાળકનો જન્મ થાય તે વખતે કરવામાં આવતું કર્મ જી જે જે એટલે પછી એ બ્રાહ્મણે એક શાસ્ત્રની વિધિ કરી એસે કરત પરમાનંદાસ બડે ભાઈ એટલે આવું કરતા પરમાનંદાસજી મોટા થયા તો પિતા ને બડો ઉત્સવ કિયો એટલે પિતાએ બહુ મોટો ઉત્સવ કર્યો और इनको યોગ્ય પવિત કિયો અને એમનો યજ્ઞ પવિત સંસ્કાર કર્યું तो ये परमानंदास बड़े कृपा पात्र भगवदीय है लीला व्याप्ति श्री ठाकुर जी के અત્યંત અંતરંગ સખા હૈ એટલા પરમાનંદાસજી બહુ કૃપાપુત્ર ભગવદીય છે લીલાથી જે શ્રી ઠાકોરજીના અત્યંત અંતરંગ સખા છે सो जब श्री आचार्य जी आपू श्री गोवर्धन नाथ जी की आज्ञा दे देवी जीवन को उद्धारत भूतल पर प्रकट भय तैसे ही શ્રી ઠાકોરજી સહિત સગ્રો પરિકર પ્રગટ ભયો એટલે જેવી રીતે શ્રી આચાર્યજી ગોવર્ધનનાથજીની આજ્ઞાથી દૈવી જીવોના ઉદ્ધાર અર્થ ભૂતલ પર પ્રગટ્યા એવી રીતે જ શ્રી ઠાકોરજી સહિત એક એમનો પરિકર પ્રગટ્યા સો દેવી જીવ અનેક देशांतर में प्रकट भय तो गोपाल दास जी वल्लभाख्यान में गाए हैं जो અનેક જીવને કૃપા કરવો કરવા દેશાંતર પ્રવેશ એટલે જે દૈવી જીવો છે એ તો દેશાંતર માં એટલે દેશ દેશમાં પ્રગટ થાય છે અને જે અને ગોપાલદાસજીએ વલ્લભાખ્યાનમાં કહ્યું છે કે ગાયું છે કે અનેક જીવન કૃપા કરવા દેશાંતર પ્રવેશ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ જુદા જુદા પ્રદેશમાં રહેલા દૈવી જીવોના ઉપર કૃપા કરવા માટે ખૂબ પ્રવાસ કર્યો એટલે મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ બધા બધા અલગ અલગ દેશોમાં રહેતા વૈવિધ્યોના ઉદ્ધાર માટે ખુબ પ્રયાસ કર્યો સો કનોજ મેં પરમાનંદાસજી બહુ જ પ્રસન્ન બાળપણે તે રહતે એટલે કન્નોજમાં પરમાનંદાસજી બહુ પ્રસન્નતાથી બાળપણમાં રહેતા પાછે ये बड़े યોગ્ય ભય और કવિશ્વર હું ભય એટલા બહુ એટલે યોગ્ય થયા અને બહુ મોટા કવિશ્વર પણ થયા वे अनेक पद बनाए के गावते ઘણા પદ બનાવીને ગાવતા તો સ્વામી કહાવતે और સેવકો કરતે અને સ્વામી कहलावता અને સેવકો પણ કરતા तो परमानंदास के साथ समाज बहुत अनेक ગુણીજન સંગ રહેતે ને પરમાનંદાસજી ને પાસે બહુ બધો સમાજ બહુ બધા ગુણીજન રહેતા એમની સાથે એક સમય કન્નોજ મેં અકાલ પડ્યો તો હાકીમ થી બુદ્ધિ બીગડી એટલે કન્નોજમાં અકાલ પડ્યો એટલે જે હાકીમતી હતો એની બુદ્ધિ બગડી તો ગામ ને સો દંડ લ્યો એટલે ગામથી બધા પાસે સો સો રૂપિયા લીધા और परमानंद दास के पिता वो सब દ્રવ્ય લૂંટી લીધું અને પરમાનંદ દાસજી ના પિતાનું બધું જ દ્રવ્ય લૂંટી લીધું तो माता पिता बहुत दुख पाए के परमानंद दास तो कहे तो हम तेरे ब्याह न करन पाए और सब द्रव्य यही ગયો પાછો અપતું કમાવે કો ઉપાય કરી એટલે તારે પરમાનંદાસજીના માતા પિતાએ કહ્યું કે અમે તો તમારો વિવાહ પણ નહીં કરી શક્યા બધું દ્રવ્ય આવી રીતે જતું રહ્યું તો હવે તમે કઈ દ્રવ્ય પાવાનો ઉપાય કરો તો કહા તે જો તું ગુની હે પર તેરે દ્રવ્ય બહુ આવત હે तो तू वह द्रव्य को इकठोरे करे तो हम તેરો બ્યાહ કરે એટલે કેમ કે તમે તો ગુણી છો ને તમારી પાસે દ્રવ્ય બહુ બધું આવે છે તો તમે આ દ્રવ્યને ભેગું કરો તો અમે તમારું બ્યાહ કરીએ તો પરમાનંદાસ ને માતા પિતા શું કહ્યો જો મેં मेरे तो ब्याह करनो नहीं है और तुमने इतनो દ્રવ્ય ભેલો કરી કે કા પુરુષાર્થ કયો એટલે મને તો બ્યા નથી કરવા પણ તમે આટલો બધો દ્રવ્ય ભેગો કરી તો શું પુરુષાર્થ કર્યો સઘળો દ્રવ્ય યોહી ગયો બધો દ્રવ્ય એમ જ જતો રહ્યો સાસો દ્રવ્ય આય કો ફલ યહી હૈ જો વૈષ્ણવ બ્રાહ્મણ કો ખવાવનો એટલે દ્રવ્ય આવ્યું તેનું ફલ તો એ જ છે કે વૈષ્ણવો વૈષ્ણવોને બ્રાહ્મણોને ખવડાવું સાસુ મેં તો દ્રવ્ય કો સંગ્રહ કબू नहीं करूंगो और तुम खाएवे लायक मौसो नित्य अन ले हूँ और बैठे दो श्री ठाकुर जी को नाम लियो કરો એટલે તમે એટલે હું તો દ્રવ્યનો સંગ્રહ કોઈ દિવસ નહીં કરું પણ તમને ખાવા લાયક જે પણ હોય એ મારાથી નિત્ય લેજો અને બીજા બધા અને પછી બીજી વાર અને પછી બીજી બધી વાર બેટા બેટા એ ઠાકોરજી નામ લેજો तो અબ નિર્ધન भय को દાસો અબ તો ધન કો મોં છોડો એટલે તમે નિર્ધન થયા છો હવે તો ધનનું મો છોડો તો ને પરમાનંદ દાસો કયો તો તું વૈરાગી ભયો तेरे संगति वैरागिन की है सासो तेरी ऐसी बुद्धि भई એટલે ત્યારે પરમાનંદાસજી ના પિતાએ કહ્યું કે તું તો વૈરાગી થયો તારા સંગ એટલે તારી સંગતિ વૈરાગી સાથેની છે એટલે તારી બુદ્ધિ આવી થઈ પર હમ તો ગૃહસ્થી હૈ સાસો હમારે ધન ધન ચોરે બિના કેસે ચલે અને અમે તો ગૃહસ્થ છે તો અમારું ધન વગર કેવી રીતે ચાલે જો કુટુંબ મેં જ્ઞાતિ મેં ખર્ચે તબ અમારી બડાઈ હોય તે કુટુંબમાં જ્ઞાતિમાં ખર્ચે તો અમારી બડાઈ થાય પાછી પિતા ધન કે લીએ પૂરબ કો ગયો એટલે પિતા ધન કમાવા પૂરબ માં ગયા तहाँ जीविका न मिली तब तक इनको गए पर कहां द्रव्य मिल्यो तो कहां रह्यो એટલે ત્યારે પૂરમ માં ઈ દીકા નઈ મળી તો લખ છિન માં ગયા તે ત્યાં દ્રવ્ય મળી તો ત્યાં જ રહ્યા પર પરમાનંદાસને અપને ઘર ઈષ્ટનનો સમાજ કિયો એટલે પરમાનંદાસીએ એમના ઘરે કીર્તનનો સમાજ કર્યો જો ગામ ગામ મે પ્રસિદ્ધ બાય તે ગામ ગામમાં પ્રસિદ્ધ થયા और પરમાનંદાસ ગાન વિદ્યા મેં પરમ ચતુર હતા અને પરમાનંદાસજી ગાન વિદ્યામાં પરમ ચતુર હતા બહુ સરસ વૈષ્ણવ થતા પહેલાનું આ ચરિત્ર પરમાનંદાસજીનું ભાવ પ્રકાશમાં આપણે જોયું એમાં જેમને જે કંઈ કેવું પૂછવું હોય તે બોલો આપણે વધારે આપણું ધ્યાન દ્રવ્યમાં ના રાખી અને આપણે ઠાકોરજીમાં આપણું સૌથી વધારે ધ્યાન લગાડવું જોઈએ એટલે બધી વસ્તુઓ આપણે સાઈડમાં મૂકી અને આપણે ઠાકોરજીને સેવામાં ધ્યાન દેવું જોઈએ જે છે મને આમાંથી એ વાત સારી લાગી કે આપણે ક્યારે પણ લોભ ના કરવું જોઈએ અને આપણા પાસે ક્યારે પણ અધિક આપણી જરૂરિયાત કરતાં વધારે પૈસા આવી જાય તો આપણે પછી બ્રાહ્મણોને એ લોકોની સેવામાં ને એ લોકોને આપણે ભોજન કરાવી દેવું જોઈએ ને વધારે આપણે લોભ ના કરવું જોઈએ એ વાત મને સારી લાગી સારી વાત એટલે પરમાનંદાજીના અંદર એ જાતની દ્રવ્યના પ્રત્યે આસક્તિ ન હતી એટલે દ્રવ્યનો સંગ્રહ કરવાનો એમના મનમાં નથી થતું અને આપણે કોઈ પણ કાર્ય આપણા માટે શુભ થાય કે અશુભ થાય તો આપણે એવું જ વિચારવું જોઈએ કે ઠાકોરજી ઠાકોરજીની કૃપા થઈ એટલે આવું કાર્ય થયું નું એવું વચન છે ભાગવતમાં કે યત્યાનુગ્રહમ ઈચ્છામી હરીશ્ય તદ્ધનમ શનૈ જેના ઉપર હું કૃપા કરવા ઈચ્છું છું એની સંપત્તિ ને હું ધીરે ધીરે એનાથી દૂર કરી દઉં એટલે જેની આસક્તિ સંપત્તિમાં લાગી હોવાને કારણે પ્રભુમાં જેનું મન નથી લાગી રહ્યું એવા વ્યક્તિને ઉપર પ્રભુ જયારે કૃપા કરવા ઈચ્છે તો એને પોતાની એની ધનમાં આસક્તિને છોડાવવા માટે એની સંપત્તિ પ્રભુ દૂર કરતા જાય છે અને જેને સંપત્તિમાં આસક્તિ નથી એને તો એ સંપત્તિ ન હોવાથી પણ કંઈ ફરક નથી પડતો સંતોષને કારણે તો એનું મન છે કોઈ એવી જગ્યાએ લાગેલું છે કે જે સંપત્તિ કરતા એને વધારે માને છે તો એના પાસે સંપત્તિ હોવું કે ન હોવું એ બંને સરખી વાત છે જે જે મનામાંથી એ વાત સમજ ના આવી કે આપણે આપણી મોટાઈ થાય એવું ન કરવું જોઈએ આપણે અચ્છા આમાં કઈ રીતે વાત સમજાઈ એટલે જયારે પિતાએ કીધું કે આ કુટુંબ જ્ઞાતિમાં આપણે કઈક ખરચીએ તો આપણે એમ કે આપણા વખાણ થાય તો એવું ન કરવું છે એટલે એમાં એ વાત ખાસ સમજવી જોઈએ કે ઘણા કાર્ય એવા છે કે જે કાર્ય આપણે વ્યવહારમાં હોઈએ તો કરવાના જ હોય એ કાર્ય આપણે કરીએ એના પરિણામ સ્વરૂપ યશ કીર્તિ આપણની કે વાહવાહી થાય એ તો હવે કાર્ય થયું છે તો એનું કોઈ ને કોઈ જાતનું આવું પરિણામ આવશે જ પણ આપણી દ્રષ્ટિ એ પરિણામનો વિચાર કરી અને કોઈ કાર્ય કરવાના વિષયમાં હોય કે હું મારી યશ કીર્તિ થાય પ્રશંસા થાય સમાજમાં એટલા માટે હું આ કરું એ આપણા માટે યોગ્ય ન કહેવાય આપણે આપણું કર્તવ્ય સમજી અને જે કાર્ય થતું હોય એ કરવું જોઈએ જેજે મને આમાં એ વાત સારી લાગી એટલે એ વાત ખબર પડી કે આપણે જ્યારે ફ્રી બેઠા હોઈએ તો આપણે ઠાકોરજી નું નામ લેવું જોઈએ હમ સાચી વાત છે વિશે છે મને હમણાંથી એ વાત ખબર પડી કે એટલે આપણે કોઈ પણ એડવાઇઝ આપે તો એને આપણે ધ્યાનથી સાંભળવું જેની સામે એટલે બહુ આર્ગ્યુમેન્ટ નહીં કરવી જોઈએ એટલે આમાં જેવી રીતે જ્યારે પરમાનંદ દાસજીએ એમને એડવાઇસ આપી ત્યારે એમના પિતાએ એવું કીધું કે તમે તો વૈરાગી છે એટલે તમારી બુદ્ધિ આવી છે અમે તો ગૃહસ્થ છે એટલે પૈસા અગર કઈ રીતે ચાલે એટલે આપણે કોઈની એડવાઇસ ધ્યાનથી સાંભળવી જોઈએ સાચી વાત છે જેજે મને એ વાત ખબર પડે છે એટલે એ વાત સારી લાગી કે એટલે આપણે એટલે એ વાત ખબર પડે છે કે આપણે કોઈ દિવસે એટલે એવું ના કરવું જોઈએ પરમાનંદાસ ના પિતા જેવું કે એમને જયારે જયારે દ્રવ્ય આવ્યું એટલે જન્મ્યા ત્યારે બહુ ખુશ ખુશ થઈને એમને સારી રીતે રાખ્યા પણ જયારે એમનું દ્રવ્ય જતું રહ્યું ત્યારે એકદમ એમને કામ કરાવવા લાગે એટલે આપણે એવું ના બનવું જોઈએ સાચી વાત આમાં શું છે એક વાત બધા લોકોએ ધ્યાનથી સમજવું જોઈએ કે પિતાની મનોવૃત્તિ સાંસારિક છે એટલે ઘર કુટુંબ પરિવારનો સુખ એમ લૌકિકની અંદર એમનું મન વધારે છે પ્રભુમાં એનું મન એટલું નથી બીજી તરફ પરમાનંદાસજી પરોપકાર ત્યાગ અને ભગવાનમાં એમનું મન છે હવે જે વ્યક્તિ એક પિતા તરીકે છે એટલે એની પત્ની છે એનો સંતાનો છે તો જ્યારે સવારે ઉઠતાની સાથે માણસને આખો દિવસ સામે આવે અને બે સમયનું ખાવા પીવાની વ્યવસ્થા કરવી પડે તે લોક સમાજમાં રહે ત્યારે એના વ્યવહારો કે આવ્યા ગયા વ્યક્તિ છે એનો સત્કાર આ બધું તો બધાની સાથે જોડાયેલું છે જ તો જ્યારે પોતે સંસારમાં છે ને સંસાર માંડેલો છે એને તો હવે એને નિભાવે જ છૂટકો પરમાનંદાસજી એવી વ્યક્તિ છે કે જેમનો હજી સંસારમાં જરૂર છે પરંતુ એમનો પોતાનો સંસાર એટલે પરિવાર પત્ની વગેરે એ નથી અને એ શરૂ પણ કરવા નથી માંગતા શરૂ કરવા નથી માંગતા એ એમનો સંકલ્પ એમની પોતાની મનોવૃત્તિ જે જાતની ત્યાગ વૈરાગ્યવાળી છે પ્રભુમાં લાગેલી છે એ હિસાબે નભાવી શકે એમ છે સંકલ્પને પણ એનાથી એમની માતા પિતા પ્રત્યેની ફરજ ઓછી નથી થઈ જતી એટલે પરમાનંદાસજીએ એમાં પણ એવું સંતુલન જાળવીને બતાવ્યું કે મારા હિસાબે અત્યારે મને જે પ્રાપ્ત થઈ રહ્યું છે એમાંથી તમારું પેટ ભરાશે તમે ભૂખ્યા નહીં મરી જાઓ એટલું તો તમે મારી પાસેથી મેળવી શકશો અને તે માટે મારે અલગથી કોઈ બીજો પુરુષાર્થ કે ધંધો વ્યાપાર નોકરી એવું કરવાની કંઈ જરૂર જણાતી નથી જેથી એમનો જે સંકલ્પ છે જીવન જીવવાનો એમાં કોઈ બાધા આવે એટલે એમણે પોતાના પિતા માતા પ્રત્યેની જવાબદારી છે કુટુંબ પ્રત્યેની એ પણ પોતાની શક્તિ પ્રમાણે નિભાવવા માટે પ્રયાસ કર્યો પણ એટલું કેવલ ખાઈ પીને ગુજારો કરી લેવું એ જાતનું જીવન જીવવા માટે અને બાકીનો સમય છે ભગવત નામ લેવું એવી વિરક્ત વૃત્તિ એમના પિતાની ન હતી એટલે એમણે એ મંજૂર ન કર્યું અને કમાવા માટે ગયા આ આખું જે ચરિત્ર છે એમાં પરિવારના બંને જે પેઢી છે એમાં એકની સંસારાશક્તિ દેખાઈ રહી છે એ ભગવત ભાવ નો વિરોધી હોય ભક્તિ વિરોધી છે એવું કઈ આમાં નથી જણાતું એમના પિતા પણ જે બોલી રહ્યા છે એના ઉપરથી આપણને સમજાય છે કે એમને પરમાનંદાસજીની મનોવૃત્તિ કઈ જાતની છે એનો એમને સારી રીતે પરિચય છે અને એ પરિચય હોવાને કારણે એ પોતાના પુત્ર ઉપર કોઈ એવી બળજબરી પણ કરવા નથી માંગતા કે એમનો તિરસ્કાર પણ કરવા નથી માંગતા એમણે બંને એકબીજામાં એ વાત સ્વીકારી લીધી છે કે ભાઈ તને ગમે તે તું કર અમને ગમે તે અમે કરીએ એટલે બિનજરૂરી રીતે પિતા હોવાને કારણે પરમાનંદાસજી ઉપર કોઈ એવી જો હુકમી કે ધાક ધમકી એવું પણ કરી નથી રહ્યા એટલે પરમાનંદાસજીના પિતા છે એ પોતાનું જીવન સ્વતંત્ર જીવવા માટે પોતાની રીતથી અલગ થયા પરમાનંદાસજી પોતાની મસ્તીમાં મસ્ત રહ્યા તો ભગવાને જે પ્રકારના જીવોની સૃષ્ટિ પ્રકટ કરી છે એ સૃષ્ટિમાં દરેકનો પોતપોતાનો એક અલગ સ્વભાવ છે કોઈની સંસાર આસક્તિ છે કોઈની શાસ્ત્રમાં નિષ્ઠા છે શાસ્ત્રીય વિધિ વિધાનોમાં કોઈક લોકો છે ભગવાનમાં નિષ્ઠાશીલ છે તો એમ પ્રવાહી જીવ મર્યાદા જીવ પુષ્ટિ જીવ એમ પ્રભુએ અલગ અલગ જીવો બનાવ્યા છે એમાં અહીંયા આ સંસારી પ્રવાહી જીવ કેવું સ્વરૂપ છે એ પરમાનંદાસજીના પિતાનું જણાય છે પરમાનંદાસજી છે એમનો પુષ્ટિ સ્વભાવ છે દેખાઈ રહ્યો છે એ અહીંયા ખાસ આપણને ધ્યાનમાં લેવું જોઈએ સારું મને એમ છે કે આજે સમય પણ થયો છે તો આટલું પર્યાપ્ત છે આગળ પછી આપણે કાલે કાલે તો નહીં થઈ શકે પરમ દિવસે પ્રસંગ લઈશું